કઈ બિઝનેસ શરૂ કર્યો છે આજુબાજુ બરફ મૂકેલો હોય અને આપડે ખબર ના હોય પણ વચમાં બેઠા હોય તો ઠંડો લાગે પવન હા લાગે આપડે ખબર પડે કે અહીંયા બરફ હોવો જોઈએ નહી એવું આ ઠંડક લાગે અંદર આંતર ઠંડક વાતાવરણ આનંદ કરાવડે મોટી પ્લેસ આપની લવાને લોખંડ ટુકડો આપતો હોય લાભો કરી હાલે ટૂંકો કરી હાલે તું ખાવું તું મોટો થવું આવડો હતો તેનો આવડો મોટો થઈ ગયો આવડો જ હતો આવડો ભગવાન એટલે ભગવાન તો તને તારે યાદ કરવાના કે તારે અંદર શાંતિ ના થાય તો યાદ કરીએ શાંતિ થઈ જાય ગોચવાડો ઉભો થાય તો યાદ કરીએ તો ગોચવાડો નીકળી જાય તો હેલ્થી પ્રોબ્લેમ છે પોતે એને મતે નાખી દે કામ જ લાગે તારું રક્ષણ કર્યા કરે એને યાદ કરું રક્ષણ કરે યાદ ના કરું ના કરે જગતની જે છે ને આપડે હિસાબ છે ને કર્મ નો તે કર્મ નો ફળ છે આ બધું કોને કોને રૂપારા બનાવ્યો અમને કોણ બનાવ્યા ભગવાન બનાવ્યા તો ભગવાન તત્વ કેવાય તમારો હિસાબ છે you are whole and sole responsible for your life જેટલી લાઈફ થાય એના માટે જવાબદારી તમારી ફક્ત ભગવાન તો તમે યાદ કરો તો તમને શાંતિ ના થતી હોય તો યાદ શાંતિ થાય પછી તો અગર તમને આ ગમતું ના હોય સંસાર તો એ તમને લઈ લે એમની પાસે પણ જ્યાં સુધી ગમતું હોય ત્યારે કેલા કરો ને તો ચોકસાબાજી રમે આ કરો ચોકસાબાજી રમતા ભાવે છે ને ભાવે છે ને પછી પોંક આવે પોંક આવે છે નહીં આવતો મળે છે ચડ જાય નઈ રાત ગમે છે બંધ કરવું ગમે છે ગમે છે ભગવાન નાખમાં બેચારી ના ઉભી થાય ક્લેશ દેશ ઉભો ના થાય આનંદ બેચારી ના ઉભી થાય ક્લેશ દેશ ઉભો ના થાય આનંદ આ એક જ વાક્ય એક જ શબ્દ This is the cash bank of divine solution. Cash bank. સરસ ફળ આપનાર આ બોલતા રહ્યા છે એથી અમૃત બિંદુ ટપકવા મળે અમૃત બિંદુ ટપકવા મળે પણ આવી રીતે ત્યાં બહુ જોશી નહીં પણ ધીમું નહીં આવી રીતે બોલવું જોઈએ ગેસ બધા ભેગા થઈ અને બોલો તો હાઈટ ડિગ્રી છે મારે ત્રણસો છપ્પન છે એની ત્રણસો સાઠ ડિગ્રી છે એટલે મારે ચાર ડિગ્રી ખૂટે છે મારે પૂરી કરવી પડે ના કરવી પડે તો હું આમ કરી કરું મેં જોયેલું છે સૌ પાછા બ્રહ્માંડ નો નાશ પૈસા કરતી જે માગો એ મળે તમે જે માગો એ મળે યોગક્ષેમ માગે તો યોગક્ષેમ હોવું આપે યોગક્ષેમ જોઈએ છે કૃષ્ણ ભગવાન કહ્યું હતું યોગક્ષેમ હું તમારે કરાવી દઈશ એવું કરવું છે પચાસ મિનિટ બોલો મિનિટ આઠ મિનિટ ઓછું રસ નથી ફોન કરીએ ચાર રસ્તા પહોંચે એટલું લાંબુ છે પછી વાત નહીં અને પચાસ મિનિટ કરો તો કમ્પ્લીટ હાથ ઉપર પડે આમ તમને ખબર પડશે કે હાથ ઉપર પડ્યો ભગવાન મન ની અંદર જ આવી ગયા મહાદેવજી તો આ દેખાય છે તે આ દેખાય છે ને તે મહાદેવજી છે શું છે પણ ભગવાન હા મહાદેવજી અમારે ડેરા શિવના ડેરામાં જઈને બોલવાનું અમારે કેમ કૃતિનું બાર તો દર અમે બધા આપવા જઈએ છીએ મંદિર તો બહુ મોટું ત્યાં જોયેલું અમે ત્યાં જોયેલું ત્રીજું ત્રીજું ત્રણ લોક નો નાશ છે બેઠેલો એનું એ બતલાવે છે ત્રિશુલ તમે જોયેલું નહીં પેલું લોખંડ નું લોખંડ નું પિત્તર નું તબારા છે એનો શું ભાવ છે દોડો તમે શંકર ભગવાન શું કે છે આદિ વ્યાધિ છતાં આ ત્રણ ત્રિશુળ જગત ઝેર પીનારો જેને કોઈ ઝેર આપણે ત્યાં લાવ્યો પી ગયા વિધાઉટ એની ક્લેમ વાદો ઉઠાયા સિવાય પી ગયા નથી ને પાછો આવો ને ત્રિશુલ છતાં જગત ઝેર પીનારો શંકર પણ હું બાર બાર જ્યોતિર્લિંગ માં બોલીએ એટલે બધા પૂજારીઓ બધા પૂજા કરવા ઘાસ શંકર જાતે આયા અને ગામડા લોકો તે કઈ સર્ચ કરેલી છે બાર મિનિટ દર્શન દર્શન સર્ચ કરેલી ત્રિશુલ ના સમજ્યા તમે જો આધી વ્યાધિ ઉપાધિ તારે શું હોય જગત જગત વ્યાધી આ તારે શું હોય હોય અને ક્ષમતા રાખીને પેલો કે છે નરાયક છો છોકરો કે છે તમે મને દિવાલમાં બનાયા ભૂલ થઈ મારી ભૂલ થઈ કશું ચક્ર ક્ષમતા પૂર્વક પી જાય જે ખ્યાલ આપે સસરા આપે સાસુ આપે વહુ આપે કુવો આપે મોમો આપે બધા ત્યારે પાક પાક કરે નિરાય એક જ ચાલો બીજો તો તે ધણી આપેલો તે તો જો બધા ગટગટાઈ ગયા હોત તો એ માધેજી સાથ અત્યારે તમે આપડા ત્યારે ગટગટાઈ જાઓ તો ઉત્પાદિત થઈ જાઓ નથી પીવાતા ને પીવાતા નથી ને પીવા પડે કોઈક વખત કોઈક વખત પીવા પડે ના પણ ગમે નઈ સહન ના થાય ધ્યાન પડે નઈ પેલું રાજી થવું જોઈએ તું મને મહાદેવજી કરવા ફરું છું આપણે મહાદેવજી કરવા ફરે જો થયો છે માર કઈ માધેજી થયો છે શું પૂછવું છે મેં વિચાર છે કઈ કોઈ પણ જાતનું એટલે કઈ જાતનું જેને આપણે લફરું કહીએ માનતા હોઈએ કે આ લફરું છે પત્ની એ છે એમ કે કોઈ પણ જાતનું લફરું કોઈ પણ જાતનું લફરું દાખલા તરીકે આપણી પત્ની એ લફરું છે તો એને વિતરાગતા થી કઈ રીતે કાઢવું વિતરાગતા જતું જ રહે ઉભું ના રહે એને ને તે તમને આ શરીર ને ગાળો જાય દોડવાઈ જાય પણ તે જતું રહે કઈ ઓબ્જેક્શન લીધું તો લફડું ના જાય ઓબ્જેક્શન ના લીધે વિતરાક્ષ જતું રહે આ ઓબ્જેક્શન થી ઉભું રહીશ બધા લફડો તમે પડે ને નો ઓબ્જેક્શન આ તમારું છે આ પ્રકૃતિ આ પુરુષ જુદા પાડીએ છીએ જ્ઞાન બળે કે પેલી ક્રમિક માર્ગમાં પુરુષ જુદો પડે નહીં એક પૂરું થાય તારે આખો આખી પ્રકૃતિ પૂરી થાય તારે છૂટો પડે અને એ એમને મતલબ છૂટું પાડી ગયા છે સમજો ને એ તો તરત પુરુષ ઓળખાય પછી પેલા તો બહુ ઘણો ટાઈમ લાગે સમજો ને મને આ જન્મ માં આત્મદર્શન થશે પ્રભુ પ્રાપ્તિ માટે ડીપ મેડિટેશન અવરોધ વિના થશે મને પ્રભુ ગુરુભક્તિ મળે એ અંતર ઈચ્છા છે સ્ટ્રોંગ ઈચ્છા છે સ્ટ્રોંગ ઈચ્છા છે બિલકુલ સ્ટ્રોંગ બિલકુલ સ્ટ્રોંગ છે બિલકુલ સ્ટ્રોંગ ઈચ્છા છે જેટલી પૈસા જેટલી એથી વધારે એથી વધારે અપમાન આમ પડી રહ્યો ગમે આ મળે તો આ મળે તો અપમાન આમ પડી રહ્યું ગમે જો મળતી જો તમને મળતી કેટલી ઉંમર થઈ ગઈ કારકસર કરી હતી એમને વાપર જ રાખ્યો દિવાળી પર દિવાળી દિવાળી પર દિવાળી વાપરે જાય થોડું રવાજ ઇલેક્ટર આ એક જ તિલક છે એક જ આ કાયદેસર તો એકદ માગીએ ને આપડે પછી ગેરકાયદેસર જે થાય ખરું પણ એકદ તો માગીએ તો આ કાયદેસર ને તમારી બધી પ્રાપ્તિ થઈ જાય ખરું ખરે આ પ્રાપ્ત થઈ ગયું છે બધાને પાસ પાસ સાકાર છે કે નિરાકાર ભગવાન તો નિરાકાર છે કેવા છે એ આંખે દેખાય નથી એ દિવ્ય ચક્ષુથી દેખાય દિવ્ય ચક્ષુથી સાકાર એટલા માટે કે જ્યાં ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય અંદર જે જે ઘટમાં કબીર સાહેબે શું કહ્યું સબ ઘટ મેરે સાયા સમજ ભાઈ શું બોલે બોલો શું બોલ્યો હું ખાલી ઘટ ન કોઈ બલિયારી ઉસ ઘટ કી જો ઘટ સગટ હોય શું કેવા માંગે છે આ કીડી મંખોડી બધા ઘટ કહેવાય હાથી ગાથી બધા જે જેને દેહ કહેવામાં છે ને જે જીવો દેખાય બધા ઘટ કહેવાય પણ એ બધું ઘટ કહેવાય શરીર શરીર એટલે આ ઘટ કેવાય એને ભાઈ ભગવાન સબમટ સબગટ મેરે સાહિયા મારા સાહિયા એટલે ભગવાન બધા ઘટમાં બેઠેલા છે in every creature whether visible or invisible ખાલી ઘટ ને કોઈ ઝાડમાં ખરા જોથી કાપી ના રાખ્યું હોય ત્યાં ખરા બલિયારી ઉચ્ચ ઘટકી જો ઘટ તગટ હોય કયા ઘટની બલિયારી ભગવાન સૌ તો ગુણા થઈ ગયેલો છે જ્યાં પ્રગટ થયેલો હોય એના દેહ સાથે હોય તો સાકાર ભગવાન કહેવાય સમજો ને સમજો ને નહી ભગવાન નો સાકાર હોય સમજાય ઈશ્વર અવતાર લઈ શકે નહી અવતાર લેવાનો માતા પેટમાં આવવાનું કરી ગમતું છે ઈશ્વર અવતાર લઈ શકે આ તો અવતરણ થવું પડે છે ફરજિયાત અવતરણ થવું પડે છે શું કરવું પડે છે આપડા લોકો સમજે અવતાર લેટ થયા પોતાની મેરેજ રાજી ખુશીથી માતાના પેટમાં કોઈ આવે નહીં એમના છેલ્લા ચાર અવતાર હોય ચાર પાંચ દસ તે બધા અવતાર થયા કરે તે અવતાર રૂપે જ હોય ને અવતાર લેતા નથી લેવો પડે અવતરણ થાય છે શું થાય છે સમજાય તમે સમજાયું ના સમજાયું ના કેજો બીજું શું પૂછ્યું જે બધું પૂછાય યાર બધું આ વિશ્વમાં જીવ ક્યાંથી આવ્યો આ દુનિયામાં જીવ ક્યાંથી આવ્યો એ આવ્યો નથી ગયો નથી તમે છે અસ્તિત્વ છે આ આવે છે જાય છે શું થાય પ્રકૃતિ જન્મે મરે છે જમને જન્મ જીવતો તેનો તે જ હોય છે સમજો ને એ જીવ શિવ રૂપે છે શું છે એનો એ જીવ જ્યાં સુધી આના ભૌતિક સુખ ઈચ્છાઓ છે ત્યાં સુધી જીવાત્મા છે અને ભૌતિક સુખની ઈચ્છાઓ મટી જાય અને પોતાના સુખ ની આંતર સુખ ની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે અંતરાત્મા થાય શિવ થાય જીવ નો થાય ખબર ને આ ઈચ્છાઓ બંધ પૂરી થઈ જઈ છે એ તો કાયમ નો છે નિરંતર એ જલમતો નથી મરતો નથી ફક્ત આ આ કર્મો ને લીધે પ્રકૃતિ જે બંધેલી હોય છે તે ભાગ જન્મે છે ને મરે છે જન્મે છે મરે છે જન્મ જન્મવું મરવું એ જીવાત્વાની દશા છે દશા છે પોતે જવેતો મરતો નથી જીવાત્મા દશા છે એની હા જેમ આપણે ખબીચો કઈ નાખીએ એ રીતે કઈ બંધા કરે હજી પણ છે જીવ અજીવ બે વસ્તુ છે એવું જેવું જીવ છે એવું અજીવ પણ દુનિયામાં છે ને હા અજીવ છે આ રૂપી દેખાય છે રૂપ જે આંખે દેખાય છે કોને સંભળાય છે જીભે ચખાય છે નાકે હોળાય છે સ્પર્શ થાય છે વસ્તુ અજીવ છે રૂપ જ્યાં રૂપી છે એ અજીવ છે અને અરૂપી છે એ જીવ છે જીવ અરૂપી હોય એ દેખાય નહી કોને સંભળાય નહી આ ઇન્દ્રિયો ગમે નહી ઇન્દ્રિયો થી ઉપર ઇન્દ્રિયો થી માલમ ના પડે ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એ બધું અધીન શું ઈચ્છા છે તમારે કહો આત્મ સાક્ષાત્કાર કરવો છે આત્મ સાક્ષાત્કાર આત્મ સાક્ષાત્કાર કરવો છે સાક્ષાત્કાર થયો નથી હજુ હજુ કેટલા અવતાર થી ફરો છો જ્યાં સુધી સમ્યક તો પામે ને ત્યાં સુધી ફરવાનું અવતારો થી જ્યાં સુધી સમ્યક તત્વ પ્રાપ્ત ના થાય